કોઈ આ રણવે પર અમારું વાંધો હોય ને કોઈ એવું કે એથી પેલો સતત જ્ઞાની નો આશરો કરવો એથી પાંચ બંધ બની આવે ગાડીના પાટા થઈ જાય બધા કે રાજધાની રાખશે પાછો બંને રાજધાની નથી પણ ના પડે બે લાઈન તો સમજ રાજધાની છે પાછળ બધા કઈ ગયું જગ્યા આવે ને દાદાને કહેવું ના પડે એટલું તો બહુ વિચાર આવે તો વિચાર મહાત્મા છે <laughs> એવાને કાન હરી કેમ કેવાય વધારે વધારે ફેરવાય ને ફેરવાય <laughs> જાગવાનું એને જાગવાનું વખત સપના સુખી નહીં નક્કી કરી બધા ભૂલી ગયું ભૂલી જાય છે સાયકોલોજી પછી કદાચ સોશિયોલોજી સોશિયોલોજી બધું એટલું બધું ભૂલો ભાંગે એવા જ છે અગર હાથી વાત છે એવું સમજણ પડે કોબરી આપી દઉં ઉપરના આ જે કવચ પર પછી અંદર પાછા બીજા બધા લેયર પર છે દાદા અને પછી મગજ હોય મગજ પર

આ નિરીબન સ્ત્રીઓમાં તો ન હતી ત્યાં નિરીબન જ નતું થાય ડેવલપમેન્ટ દરેક વસ્તુનું ડેવલપમેન્ટ હોય છે આમાં ને એનું તો જ થઈ ગયું ને હા પાછું વ્યવહાર ના દેખાય એટલે આપણને એમ થાય કે જાતિ હોતા <laughs> ખોટું જતું રહેવા જોઈએ કહીએ તે રહેવા જોઈએ કહીએ તે જ કરવા જોઈએ અને આ કે છે દાદાને કેવું કરો તે શરમદાર લાગે અને હવે કહે છે કે તમે કે છે જ કરો તે ડિફરન્સ કેટલા બધા એના કરતા મોટું જુના આગ્રહો ને આ અંદર ડેમેજ થઈ જાય તે થઈ જાય પૂરતી માન્યતા પૂરતા કોઈની ભૂલ તો થઈ એ જ હજુ ભૂલ તો થાય કોઈ ભૂલ કેમ થઈ કરી એ તો એમને જોવાની છે અંદર શું અધિકાર તમે બધું તમને ન્યાય આપીશ તમે એ ભૂલ જજમેન્ટ આપીએ નહીં તમે તમે ચાલે તમે તરફ આપતી ભૂલ છે કે સાચવી છે બરોબર શકે જ નહીં કોઈ જીવ કોઈનામાં ડકો કરી શકે જ નહીં અને આપણામાં ડકો છે એ આપણા હિસાબથી છે આપણે ડકો ડકર કરવા છે એ મુશ્કેલી હતી મારા જેવું એવું કર્યું ડકડ કોઈનામાં કોઈનામાં ડકડ બહુ જિંદગી બગાડે હોય પોતાનું તારે વાત હોય બગડી ગયા પછી વાંધો નથી એવું થયું ના બગડતું હોય તો એટલે એટલે કઈ રીતનું કે એ કઈ રીતનું એડજસ્ટમેન્ટ છે ભાવના આવી છે અને બને છે એમાં ડખો ડખો નથી એવું બગડતો હોય તો સાચી દ્રષ્ટિ એમ નહીં એક બાજુ આ ગમે નહીં બગડે તો ગમે નહીં બગડે તો ગમે જ નહીં તો બગડતા હોય તો વાંધો નહીં એટલે આમ જોઈએ તો બંને વિરોધા પાછળ એવું લાગે પોતાને બંને કાર્ય કરે છે એમાં દર્શન જરૂરી હોય એમાં લેક્ચર સમય એટલે કરવું એડજસ્ટમેન્ટ થતા બપોર તો હોય છે છતાં વાંધો ના આવે બેની લિમિટેશન કેટલી અંદર કઈ જાય ક્ષેત્ર ઉપર દીકરા પચીસ વર્ષ ક્ષેત્ર રસ્તે ગાડી વર્ષ ગાડી હોય તો ઉપર ક્યારે ઉતર્યા પછી કામ પૂરું થઈ ગયા પછી કોનું નથી ગાડી માં તેથી ઉતરા પછી જતું પણ ચોરી લીધા પછી હોય તે ગમે છે એટલે ચોરસ થઈ ગયો ચોરસ કહેવાય બધી સ્થિતિમાં ચોરસ હા તો એનું એટલે શું કહેવા માટે સમજાય ને એટલે આ દાખલાથી શું કહેવા માંગો બગાડા બગાડા મળે છે એના પછી શું શું ઉપાય કરવો શું ઉપાય કરવો બગાડે જ નહીં કોઈ માણસ બગાડે એવું મારા માનવા આવે બગાડતા બગડે છે કોણ ખરેખર બગડ્યા નહીં વિચિત ખબર પડે બરોબર ન્યાયાધીશ કોણ ગુનેગાર કોણ બરોબર એટલે ત્યાં પછી ન્યાય અંદર દ્રષ્ટિ ઉડાવી દીધી જાણતો જ નહીં માની નહીં બગડી સમજદાર માણસ પણ પોતાની સમજણ પ્રમાણે વાપરે પોતાની સમજણ પ્રમાણે વાપરે એની પોતાની ઈચ્છા ના હોય બગાડવાની તો દરેક પોતાને સંઘર્ષ તો વાંચ્યું ગુનેગાર ગુનેગાર ગાતો જ નહીં બુદ્ધિ ની વાતો થઈ ગયા સુધરીઓ બગડ્યો સારું ખોટો બુદ્ધિ અને ખરેખર થઈ રહ્યું હોય તે બધું વ્યવસ્થિત થઈ રહ્યું થાય આટલું જેટલું હાથ છે એટલો માર ખાવાનો એ તો માર ખાવાનો માર સાહેબ રોકડો ઉદાહરણ એટલે કે રોકડો છે તો સારું એ માર કેવો રહે છે રોકડામાં શું થાય તે ફળ શું મળે એ રોકડો માર એમાં ફળ શું મળે લેવા છોકરા જતી રહે એ રોકડો માર બહુ બગડી જાય એમાં કર્મબંધન નું શું હોય અજંકો થાય અને નિરાશતા હોય તો કર્મબંધન નું અજંકો પણ હોય કર્મ નું બંધન અજંકો થાય ત્યારે કર્મ બંધન ધ્યાન છે રોકનારી થાય ને એની ભૂલો મારને તો રૂંધનારી થાય ને મારી માન્યતા કરી મારી માન્યતા કરી એમ કરી ચાલે અમે તો વ્યવસ્થિત માન્યતા માન્યતા દીધી મુસલમાન નથી અથડામણ આવે પછી ભય નહીં એ કરતો થાય અને તે પેલો ગમોમાં તેમ જ કરીને લગભગ કામના ખતરા કર્યા ન્યાય થાય ને ત્યારે લગભગ કામનો પ્રવાસ કર્યા એટલે આ બધા તે થાય ને કદાચ કદાચ એ વગર કમ કે નિત્ય મોક્ષ જવાનું જ આમ બધું સમજાય પણ એટલી સમજ થતા દાદાજી એટલી સમજ જાગૃતિ જાગૃતિ હોવા છતાં આજ્ઞા રહ્યા એ જે ખોટ બહુ મોટો ખોટ <laughs> બધી વસ્તુ ઘણી કામ કરે ગાડી ચલાવે એવું નથી આપણું સમજી શું કરવા થાય પણ એ જ્યાં પછી અમુક માન્યતાઓમાં સ્થિર થાય ને પછી એવા જ ગાડી ચલાવે અમુક માન્યતાઓમાં સ્થિર થયો એટલે પછી આપણને ચૂકી જાય એટલો જ ના થાય થોડું થયું તેથી થોડું થયું તોફાન તોડાના જ હોય છે તોફાન આજકાલ તોડ જ કરે એટલો કરે નહીં કરે એટલું ન થાય હા ના જાગત આ તોડું છે આ બે گاڑی پوری کروکی خبر پڑی مجھے کبھی کر આ બધાનું સામૂહિક બન્યું પોતાની ભૂલ હું તો એને માટે ચોથી કામ થાય બીજા તો ગુનો કરે આગળ જે મારા છે ગુનો બહુ મોટો ગુનો પોતાની પોતાની ભૂલ એ તો કે આપણે કરીએ તો આપણે આપણે ભૂલ તારી એની ભૂલ તારું ભરું થઈ ગયું થોડો એ બી આજે યાદ જાય દેખાડો દેખાતો હતો જોવા અને પહેલા પૈસા આપણે કદાય કરીને આપણે આપણે આપણે આપવાના નથી ફરજિયાત આપણે કઈ ફરજ કરતું હોય તો ઉભા છે ઉભા ખોટો ખરાબ ત્યાં બધું ના થાય થાય પોતાની પર ધૂળ ઉડવાની છે તેની સામે કાદો ઉડાડીશ તો પોતાની પર ઉડવાના છે ખરેખર છે ખરેખર છે જ તમને મેડિટેટ થઈ જાય પોતાના તો દેખાતા રહે પૂરા બીજા જોવા ગયા છે દોર જોવાની શક્તિ છે માણસમાં પોતાના દોર સેવા માટે જ છે બીજાના જોવા માટે નથી તેનો પોતાના દોર શક્તિ બંધ થઈ ગઈ બીજાના દોષ કરવા માટે નથી એના દોષ અને અને આપણે બીજા અભ્યાસ કરીએ તો પણ ગમે છે ના ગમતો દિશા ને બીજા દોષ કાઢો દિશા નીકળે

અમલમાં હતા પાણી ચડે નતું એટલે આ બધી અંદર પાડા થાય કે દાદા ના થઈ જાય યર થાય દેખા દેખા દ્રષ્ટિ દાદા જ એવું જ બને બને દરે દરે એને ધરી ગયું વાર હિંસા કરી વિચારી એટલું બધું જવાબદારી નહીં સમજતા જરૂર પડે આપણું કેમ બનવું જીવન જીવતા આવડે એના પર આવું આ જ્ઞાન રહ્યા નથી તમે કઈ અઘરું હતું કોલ કર્યો હતો છે આમ છે છેલ્લો ધ્યેય રાખ્યા સિવાય છેલ્લો ધ્યેય રાખ્યા સિવાય એ કથકરણમાં ભૂલચૂક થવાનો બહુ સંભવ છે એમાંથી સર એટલે બધી ગયું છે મરી જવા અને એ ધ્યેય રસ્તો આંકડો તમે હાથ એ દેહ સાંકળ ગયું થઈ ગયું ગુજરાત પાછું વળી ગયું એટલે બોમ્બ ફૂટે ફૂટે મને આવું એક જ સાહેબ એટલે તમે બધા ચોખ્ખું લાગુ થઈ ગયો એક સાહેબ ને હાથે તમારે ચાહે નથી મળે એક સાહેબ બધા પૂજા કરી

મારી તો બધા આરોપનામાં એટલું બધું લખેલા આવે છે અને તે એનું ક્લિયર થાય હું તો એવું

ત્યાં અહીં આરામ છોડી મરી જાય જે થવાનું શું કે છે સહી વાત સહી વાત દાદા નાનો તો આપણે દીપાડવાનો પ્રયત્ન કરવાનો છતાં ના દીધી આપડો પ્રયત્ન એ કરી દેવો સંજોગો ને રેડી કરીને આપી દીધું સંજોગો પકડવાની

આ પ્રકારનો નવ છે ને તે અનેક પ્રકાર આનું આજ જીતાડા જ કરેલા આ તો એમ લાગ્યા કરે કે એટલે કે આ અત્યારે આ વસ્તુ છે એટલે દરેક અવતારમાં આવી આવી બધી ઘર્ષણો અને શિષ્યો પછી કઈક વ્યક્તિગત મિલકતો અનંતો રાની આજ માથાકૂટ કરેલી છે છૂટીશું નહીં તો રખડી પડાય જ્ઞાન છે તો જ્ઞાન આ જ્ઞાન છે પોતાનો દોષ દેખાય છે અને આપણે માન્યા એના કાર્યક્રમ એનું કોઈ પૂછવા જવું પડે કોઈ પોતાને લાગવું છે કે એટલે જીતવાની કઈ જરૂર નથી એમાં કાયમ રાખવું રાખવું જીતવાનું કદાચ સિદ્ધ એટલે જીતાય નહીં મોકલે એટલે મને હું ભૂલી જ જોઉં મારા માટે બીજો એ ધંધામ પડી જાય ખોટી સંખ્યાઓ એવું નથી કે હું પછી આપણે ના છૂટવો તો પછી છૂટાય જ નહીં સામસામી થઈ છે ને કરારો પછી છૂટવો તો ના છૂટાય પહેલેથી જ આપણે હું જીતો હું આવ્યો તું જીતો હું આવ્યો ભાઈ ગયા બરોબર મોડે ગયા હતા તંત્ર ચડે કે એવું મારે જીતવું નથી કે મને કહ્યું મેં એવું કહ્યું ભાઈ હું તો આવીને બેઠેલો તમે જીતે આવે મેરાથી ઘેરથી નીકળી જાઓ આરામથી એ મારે જીતું નથી કે તો હારી જવું એટલે હું ખબર નહીં કાઢું આમ બોલીએ તો વાદા વચકારવાનું અને આપણે વાદા વચ્ચે એવું થાય ને એવું ધ્યાન ચિરંતર છે થવા માટે જે મોહ કરવામાં આવે તે જાય ચાલો એટલે કર્મ પોતાનું કર્મ ભોગવે એટલે આપડે સારું કોઈ કહેવાય નહીં પકડી જાય એકવાર કરમ પતી જાય નીચે આપતી વખતે ચૂકતે કરતી વખતે જરા અડચણ તો પડે છે કળિયુગ લાગે છે કળિયુગ લાગે ચૂકતે થઈ જાય પગ ડાક્ટરો થાય <laughs> મનમાં કઈ નથી કશું થયું નથી કશું થયું નથી હાય હાય હાય હાય કરી દીધું તારીખ પાંચ ચાર ત્યાંથી માર્ચમાં શિક્ષણ ત્યાં વડાલા તો પછી કરતાથી બહુ મુશ્કેલી પડી શું બતાવીએ દાદા દર્શન કરવા માટે લોકો વીસ હજાર ખર્ચ કરીને અમેરિકા નહીં આવે નહીં આવું કરી આપો દાદા દાદા આમ થોડીક વાર બેસે છે દાદા કે છે દાદા ની પાસે આવ્યા પછી નબળી ને

جی سد سدر جیسد چنتنگ એમાંથી કેવી રીતે છૂટવું છૂટીને કામ ઉપાધિ વગર તો ગમતું નથી <laughs> ઉપાધિ નથી હોતી ઉપાધિ જાય થાય છે કારણ કે ધંધો રોજગાર કાય નથી તો લેવા જાય લેવા જાય ધંધો રોજગાર કરવા જાય પછી પાછી ઉપાધિ વધે ઉપાધિ ગમે સંસારમાં ઉપાધિ ના ગમે જ નહીં દાદા એ બાસમતી ચોખા આપે આપે અમે રેતી શા માટે નાખતા આવીશું એમાં રેતી તો આપણી સમજણ છે એટલે થાય ના ચાવતા જતો થાય વધારે એટલે સંતોષ થાય કે આટલો ભાત આવ્યો આપડા

દાદા પાસે સેફ સાઈડ છે દાદા પાસે સેફ સાઈડ છે હારું ના છે મળે હારું હા એ બરોબર તેથી આવવાની વિચાર કર્યો નહીં ચાલો ના ના ના ઉપાધિ નો શોખ છે હોય નહીં હા મુક્ત થવાની ગરજ છે એટલે બહુ સારી ગરજ મુક્ત થવાની ઈચ્છા તો છે મુક્ત થવું છે ને પાણી થયેલા જ છે બંધ છે એ નહીં ગૌ <laughs> હા વલણ ચૂકવાય એટલે બંધ કરી દેવું એક વલણ હા વલણ પતી જાય એટલે બધું બંધ કરી વલણ પતી ગયા બસ તો અંતર મુવા <laughs> સટોડિયો નહીં જીવે હા સટોડિયાનું જીવન એ સટોડિયાનું જીવન એ પ્રમાણે જોવે સટોડિયાનું જીવન એવું જોઈએ કે નક્કી મળે મળેલું હાથું નહીં પડતું પોતાનું મળેલું પોતાને હાથું નહીં પડતું એ કઈ જાતું પોતાનું મળે બનેલું પોતાને હાથું પડતું નથી એ પણ એક کتنے خوش ہوئے تو تو ضرور خوش ہیں પૈસો દુઃખ નું કારણ છે પૈસો દુઃખ નું કારણ છે પૈસો કામ પૈસો દુઃખ નું કારણ છે એમ કે પાંચસો નોટો પડી ગઈ તો સુધરો માટે ગઈ નહોતી નસીબ માં તો ગઈ હોત તો ઈચ્છા કરી હોય તો ઈચ્છા હોય ને સંસાર માં એની જરૂર પડે છે સંસાર માં એની જરૂર પડે છે એટલે ના હોય તેને જરૂર પડે હોય તેને જરૂર હોય ને હોય એને વધારે સાતા ઉપજીએ સાતા ઉપજીએ હોય એને વધારે સાચા ઉપજે એમ કે આ લક્ષ્મી નો શું ગુણ છે બંધલાની બગાડી નાખેલી